શ્લોક નંબર નાઇન્ટી ટુ અજ્ઞાનાજ્ઞાનતો વાપી ગુરુવાલઘુપાતકમ ક્વાપી સ્યાતર્હિ તત્પ્રાયસ ચિતમ કાર્યમ સ્વશક્તિત મહાભારતમાં પણ ચૌદ સાક્ષીને ગણાવ્યા છે આદિત્ય ચંદ્રા વનરા નીલો ચ દ્યૌભૂમિ રાપો હૃદયમ યમશ્ચ અહશ્ચ રાત્રિશ્ચ ઉભે ચ સંધ્યે ધર્મશ્ચ જાનાતિ નરસ્ય વૃતમ સૂર્ય ચંદ્ર અગ્નિ વાયુ આકાશ ભૂમિ પાણી હૃદય યમરાજ દિવસ રાત બંને સંધ્યા અને ધર્મ આટલા જીવના કર્મવૃતને જાણે છે તે બૃહસ્પતિએ પણ કહ્યું છે પૃથ્વી વાયુરાકાશમ આપો જ્યોતિર્મનો અનંતકહ બુદ્ધિરાત્માશ્ચ સર્વે તે ધર્મમ પશ્યંતી નિત્યદા પૃથ્વી વાયુ આકાશ જળ તેજ મન યમ બુદ્ધિ આત્મા આ બધા નિરંતર ધર્મકાર્યને જુએ છે મનુ મહારાજ કહે છે કે દ્યૌ ભૂમિરાપો હૃદયમ ચંદાર કાર ચંદ્રાર કાગની ચંદ્રાર કાગની રાત્રિ સંધ્યમ ચ ધર્મશ્ચ વૃતજ્ઞાહ સર્વદેહિનામ આકાશ પૃથ્વી જળ હૃદય સૂર્ય ચંદ્ર અગ્નિ યમ પવન રાત બે સંધ્યાઓ અને ધર્મ આ સમગ્ર દેહધારીઓના વૃત્તાંતને જાણે છે તેથી કોઈ રહસ્ય ખાનગી પાપ કર્યું હોય તો પણ પ્રાયશ્ચિત કરી લેવું તે જ યોગ્ય છે તેમાં જો પાપ કરનાર પોતે જ ધર્મશાસ્ત્રમાં કુશળ જ્ઞાતા હોય તો બીજાને કહ્યા સિવાય જ પોતે કરેલા પાપનું યોગ્ય પ્રાયશ્ચિત કરવું જે પોતે શાસ્ત્રનો નિર્ણય ન જાણતો હોય એવા મનુષ્યે ધર્મશાસ્ત્રના નિષ્ણાંત સુશીલ બ્રાહ્મણની પાસે જઈને બીજાને બહાને જેમ કે કોઈકે અમુક પાપ ખાનગીમાં કર્યું હોય તો તેનું રહસ્ય પ્રાયશ્ચિત શું હોવું જોઈએ આમ પૂછી લઈને ખાનગીમાં તે વ્રત કરે તે પણ દેશકાળાદિકને અનુસરીને જ કરવું તે યાજ્ઞવલ્ક્ય ઋષિએ કહ્યું છે કે એમ પૂછી લેવાનું આવું મેં કર્યું છે એવું નહીં એમ આવું થયું હોય તો શું એનું પ્રાયશ્ચિત હોય અથવા તો કોક માણસે આવું કર્યું શું એનું પ્રાયશ્ચિત હોય અથવા તો એક ભાઈ મને કહેતા હતા કે આમ આમ થઈ ગયું તો એનું શું પ્રાયશ્ચિત હોય એમ એવું પૂછીને પોતે કરી લેવું તે યાજ્ઞવલ્કે ઋષિએ કહ્યું છે કે દેશમ કાલમ વય શક્તિમ પાપમ ચાવેદ ચાવેદયમ યત્નત પાપમ ચાવેક્ષ્ય યત્નત પ્રાયશ્ચિતમ પ્રકલ્પ્યમ સ્યાત યત્ર ચોક્તા યત્ર ચોક્તા ન નિષ્કૃતિ દેશ કાળ ઉંમર શક્તિ અને પાપને સાવધાનીથી વિચારીને પ્રાયશ્ચિત નક્કી કરવું કે જે વિષયમાં કોઈ પ્રાયશ્ચિત બતાવ્યું ન હોય કોઈ એવા નવા નવા પાપ હોય તો એને પ્રાયશ્ચિત આમાં ન દીધા હોય શાસ્ત્રમાં તો એ નવા નવા પાપનો એટલા વાના ધ્યાનમાં રાખીને પોતે નિર્ણય કરી લેવાનો એટલે જૂના જૂના પાપ છે એ બધા એનું તો દીધું હોય એમ અને તે પણ મનુષ્ય દેહ ક્ષણભંગુર છે એમ કોમ્પ્યુટરના પાપ હોય બધા એનું પ્રાયશ્ચિત ન હોય ને કયા કોમ્પ્યુટર તો હતા નહીં એટલે એમાં જે પાપ થતું હોય એનું પછી આપણે આથી કરી લેવાનું અને તે પણ મનુષ્ય દેહ ક્ષણભંગુર છે એમ માનીને સત્વરે પ્રાયશ્ચિત કરવું આમ સુખદેવજીએ કહ્યું છે મનુષ્ય મન વાણી અને શરીર દ્વારા પાપ કરે છે એ પાપોનું પ્રાયશ્ચિત જો જીવ આ જન્મમાં નથી કરતો તો મર્યા પછી તેને અવશ્ય એ યાતનાપૂર્ણ નરકમાં જવું પડે છે જેનું વર્ણન મેં તમને પંચમ સ્કંધમાં સંભળાવ્યું છે એટલા માટે ઘણી સાવધાની અને સજાગતા સાથે કોઈ રોગ કે મરણ આવ્યા પહેલાં તે પાપોની ગુરુતા અને લઘુતાનો વિચાર કરવો જેમ કોઈ મર્મગ્ન વૈદ્ય રોગનું કારણ અને તેની ગુરુતા કે લઘુતાને સમજીને અત્યંત સત્વરે ચિકિત્સા રોગ નિવારણ કરે છે કયા સ્ટેજમાં કેન્સર છે પહેલા સ્ટેજમાં છે બીજા સ્ટેજમાં છે ત્રીજા સ્ટેજમાં છે પછી એની ટ્રીટમેન્ટ કરે એવી રીતે કયા સ્ટેજમાં પાપ છે હળવું છે વધારે છે એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ કરવી જેમ કોઈ મર્મગ્ન વૈદ્ય રોગનું કારણ અને તેની ગુરુતા કે લઘુતાને સમજીને અત્યંત સત્વરે ચિકિત્સા રોગ નિવારણ કરે છે તેમ પાપનું પ્રાયશ્ચિત કરવું જોઈએ તે પ્રાયશ્ચિત પણ ભગવાનની ભક્તિની સાથે જ કરવું ભક્તિ વિના એકલું ન કરવું પ્રાયશ્ચિતાની ચિરણાની નારાયણ પરાંગમુખમ ન નિષ્પુનિ ન નિષ્પુનંતી રાજેન્દ્ર સુરા કુંભ મિવા મિવાપગાહ હે રાજેન્દ્ર દારૂથી ભરેલા ઘડાને જેમ નદીઓ પવિત્ર કરી શકતી નથી તેમ ઘણા મોટા પ્રાયશ્ચિત વારંવાર કરવા છતાં ભગવાનથી વિમુખ મનુષ્યને પવિત્ર કરવા સમર્થ થતા નથી આમ સુખદેવજીએ કહ્યું છે તેમાં જે પાપ જાહેર થઈ ગયું હોય તેનું પ્રાયશ્ચિત તો પરષદે કહ્યું હોય તે જ કરવું તે અંગીરા મુનિએ કહ્યું છે સચૈલમ વાગ્યતઃ સ્નાતવા કિલન્ન વાસાહ સમાહિ ક્લિન્ન વાસાહ ક્લિન્ન વાસાહ સમાહિત પર્ષદાનુમતસ્તથ્યમ સર્વં વિખ્યાપયેત નરહ વ્રતમ આદાય ભૂયોપી તથા સ્નાત્વા વ્રતમ ચરેત જેણે જેણે પાપ કર્યું હોય આવો મનુષ્ય પહેરેલા વસ્ત્રોએ સહિત સ્નાન કરે મૌન રાખે ભીને કપડે પરસદ પાસે જાય પરષદ પૂછે ત્યારે બધી જ બાબત સાચી જ કહે પરષદે આપેલું પ્રાયશ્ચિતનું વ્રત લઈ ફરીવાર સ્નાન કરે અને તે પછી વ્રત શરૂ કરે પહેલાં આપણે મંદિરોમાં હોતી આવી જુનાગઢ મંદિરમાં અને ભુજ મંદિરમાં બે હતા હજી પ્રથા હતી તો કે કાંઈ ભૂલ થઈ ગઈ હતી સાધુને પંક્તિ બારા કાઢે જમવામાં ને કથામાં એની પંક્તિમાં ન બે પછી મોટા સાધુ બે ત્રણ હોય ને એને પ્રાયશ્ચિત આપે ધોલેરા જવાનું પ્રાયશ્ચિત આપતા ત્યારે ને મુશ્કેલી હોય ને અટાણે આપણે એમ કેમ કીધું હોય કે હાલ ભાઈ બીડર કોણ જાહે કે રાયપુર કોણ જાહે એટલે હરફ લટકતા હોય તો એટલે મેં ધોલેરા જવાનું પ્રાયશ્ચિત આપતા પછી વ્રત કરે જે કંઈ કીધું હોય વ્રત કરે અથવા બીજી ક્યાંક જવાનું વ્રત કરે બીજી ક્યાંક આપણે જ્યાં ચોટા હોય એનાથી બી ઉખેડવા એ મોટા મોટો દંડ કહેવાય એ મોટા મોટો દંડ કહેવાય એક વખત ઉખેડી ન હોય કે કોઈ એટલે એવો દંડ આપતા એને અને એ કરે તો વળી પાછા એને પંક્તિમાં લે ત્યાં સુધી એને પંક્તિમાં નોખું બેવું પડે જમવામાં ને બધી જે કાંઈ ભૂલ થઈ હોય પાપ થઈ ગયું હોય નાનું જીવડું મરી ગયું હોય ઓલું થયું હોય જે કાંઈ પાપ હોય એ કે મારા આવું પાપ થઈ ગયું છે એમ પંક્તિ બેહે નોખા એટલે ખબર પડી જાય સભા થઈ હોય તો નોખા બેહે એટલે ખ્યાલ આવી જાય પછી પૂરું થાય ત્યારે હજી હમણાં સુધી હતું જૂની પેઢી હવે તો શું છે બધી જો બેહારવા જાય તો આમાં જ કોઈ ન રહે બોલે પણ બધે બે જાય એટલે હવે એ નથી રહે મુખ કાઢી નાખ્યું દેનારા જ કોઈ ન રહે બધા ઓલા પણ જ ભેળા થાય એટલે ઓછું કરી નાખ્યું પ્રાયશ્ચિત મયુખમાં લઘુ પરાશરે પરષદ કહી છે ચત્વારો વા ત્રયો વાપી વેદ વેદાંગ પારગાહ બ્રાહ્મણાનામ સમર્થાયે પરષદ સાહી વિધીયતે પ્રાયશ્ચિત પૂછવું હોય તો એમ કે આપણા જેવા ન પૂછે એમ એટલે હવે એવું તો હાલે તો એના કરતાં તો આપણે કેટલું વધારે થઈ ગયું છે એટલે કોઈ કરતો હોય એમ કીધું ને પરષદ કેવી હોવી જોઈએ ક્યાંક શાસ્ત્રને જાણતો હોય અને એને કોઈક દીક આડું આવ્યું હોય પ્રાયશ્ચિત એવાને કહેવું પૂછ જે કોઈ દીક પ્રાયશ્ચિત આડું જ ન આવ્યું હોય અને વેદ વેદાંક પારગ હોય વેદ વેદાંગ પારગ હોય તોય પણ એને પ્રાયશ્ચિત આડું ન આવે એવું હોય એટલે એને જઈને પૂછી તો શું ફાયદો થાય કોકને પ્રાયશ્ચિત આડું આવ્યું હોય એને પૂછાય કે આમ આવું ભૂલ થઈ હોય તો શું કરવું ચત્વારો વા ત્રયો વાપી વેદવેદાંગ પારગાહ બ્રાહ્મણાનામ સમર્થાયે પરષદશાહી વિધીયતે બ્રાહ્મણોને મધ્યે જે વેદ તથા વેદાંગોના પારંગત સમર્થ વિદ્વાન ચાર અથવા ત્રણ વિપ્ર હોય તેને પરષદ કહેવાય છે એની વચ્ચે આ પ્રપોઝલ મૂકવાની કે આવું થઈ ગયું હોય તો હું અમારે પ્રાયશ્ચિત કરવાનું અને એ કે વ્રત કરવાનું પછી યાજ્ઞવલ્ક્ય ઋષિએ તો કહ્યું છે કે ચત્વારો વેદ ધર્મજ્ઞા પરશત ત્રૈવિધ્યમ એવ વા સ ધર્મ સ્યાત એકો વા અધ્યાત્મ વિતસહ વિત્તમહ હોય કે વિત્તત વિત્તમહ વિત્તમહ વેદ અને ધર્મશાસ્ત્રને જાણનારા ચાર બ્રાહ્મણો અથવા અન્વીક્ષિકી આદિ ત્રણ વિદ્યાઓને જાણનારા અને ધર્મશાસ્ત્રોને જાણનારા ચાર બ્રાહ્મણોનો સમૂહ પરષદ કહેવાય છે જો અધ્યાત્મ તત્વના પારંગત અને ધર્મશાસ્ત્રને જાણનારા એક જ હોય તો પણ પરષદ કહેવાય છે તો એ હતો એકલો હતો નિર્ણય આપ્યો અને તે જે કહે તે જ ધર્મ કહેવાય છે મિતાક્ષરામાં પણ આ વાત જ સ્પષ્ટ કહી છે પરષદે પણ સારી રીતે ધર્મશાસ્ત્રના અર્થનો નિશ્ચય કરીને દેશકાળને અનુસારે પ્રાયશ્ચિત વ્રત કહેવું પણ તે સિવાય ન કહેવું આમ વશિષ્ઠે કહ્યું છે અજ્ઞાત્વા ધર્મશાસ્ત્રાણી પ્રાયશ્ચિતમ દદાતી યહ વિધાન દેવાન પ્રાયશ્ચિત દેવાનું તો હવ હોશિયારી હોય ને આમ કે ઉત્સાહ બહુ હોય એમ પણ જો એમ બીજાને દે તો હું થાય કે છે અજ્ઞાત્વા ધર્મશાસ્ત્રાણી પ્રાયશ્ચિતમ દદાતી યહ પ્રાયશ્ચિતિ ભવેત પૂત પરસદમ કિલબિષમ વ્રજેત પ્રાયશ્ચિત દે એને એ પ્રાયશ્ચિત લાગે ઓછું દે મિત્ર હોય તો ઓછું દે ને તને તો કાંઈ થાય જ નહીં મિત્ર હોય તો ઓછું દે એટલે એ ઓછું દે તો ઓલો કરે એટલું કરે તો એ નિષ્પાપ થઈ જાય અને વધારાનું ઓલન ખાતે જાય વધારે દઈ દે તોય મુશ્કેલી તો એને પાપ લાગે એટલે યથાર્થ દેહ એટલે કોકને પ્રાયશ્ચિત દેવું હોય તો બહુ ઉત્સાહ નહીં રાખવાનો કે હા હા લાવો લાવો એને આમ ઓલું હોય ને કે આપણે પ્રાયશ્ચિત દીધું હોય બીજાને બીજાને કરાયું હોય ઉત્સાહ નહીં રાખવાનો સાવધાની રાખવાની વધારે ઓછું ન થઈ જાય હા ધર્મશાસ્ત્રના અર્થને જાણ્યા વિના સમજ્યા વિના પરસદ જે પ્રાયશ્ચિત છે તેનાથી પ્રાયશ્ચિત કરનારો તો શુદ્ધ શુદ્ધ થઈ જાય છે પણ પરસદને તે પાપ વળગે છે વધારે ઓછું કર્યું હોય તો મનુસ્મૃતિમાં કહ્યું છે કે પ્રાયશ્ચિતમ ચિકિત્સામ ચ જ્યોતિષમ ધર્મ નિર્ણયમ વિના શાસ્ત્રેણ યો બ્રુયાત તમાહુર બ્રહ્મ ઘાતકમ લ્યો એને બ્રહ્મઘાત બ્રહ્મ બ્રહ્મ હત્યારો કહેતો હું કરે તો પ્રાયશ્ચિતમ ચિકિત્સામ ચ જ્યોતિષમ ધર્મ નિર્ણયમ આવડતું હોય કે ભાઈ આ હોટનો ઉકાળો કરીને પી જાઓ એટલે આજે આવ્યું હતું ને સેવક જનનું ઉનાળામાં હોઈટ પાય આજે આવ્યું હતું નિષ્પળંક કાવ્યને ખબર ન હોય તો ન કહેવું વિના શાસ્ત્રેણ યોબ્રુયાત તમાહુર બ્રહ્મ ઘાતકમ પ્રાયશ્ચિત રોગનું નિદાન જ્યોતિષ અને ધર્મનો નિર્ણય આટલી બાબતમાં શાસ્ત્રનો આધાર લીધા સિવાય જે બોલે છે કહે છે તે બ્રહ્મ હત્યારો કહેવાય છે મનુસ્મૃતિમાં આમ કીધું છે એમ કહી દે તો બીજું કઈ વાંધો નહીં સત્સંગી જીવનમાં આમ કીધું છે શિક્ષાપત્રીમાં એમ આમ કીધું છે ધર્મામૃતમાં આમ કીધું છે તો કંઈ વાંધો નહીં તો એમાં તેને કોટેશન જ લઈ દીધું ને કે ધર્મામૃતમાં આમ કીધું છે આમ હોય તો આમ કરવું તો એને વધતું ઓછું ન થાય પણ આ પોતાના મિત્ર હોય ને એને ધર્મામૃતમાં તો જાજુ કીધું હોય એમ કીધું તો કાંઈ વાંધો નહીં હવે તો જાવ ને જાવા દો ને તો એનું પાપ ઓલાને લાગે ઓલો કર્યા વિનો શુદ્ધ થઈ જાય એટલે કોઈક શાસ્ત્રનું કોટેશન લઈને કેવું એમ શ્લોક નંબર નાઇન્ટી થ્રી વેદાશ્ચ વ્યાસસૂત્રાણી શ્રીમદ્ભાગવતાભિધમ પુરાણમ ભારતે તો શ્રી વિષ્ણોર નામ સહસ્ત્રકમ અને ચાર વેદ તથા વ્યાસસૂત્ર તથા શ્રીમદ ભાગવત નામે પુરાણ તથા મહાભારતને વિશે તો શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સમગ્ર ધર્મના જ્ઞાનનું મૂળ સત્શાસ્ત્રો છે તે સત્શાસ્ત્રો ઘણા છે તેમાં પોતાને ઇષ્ટ અભિષ્ટ છે માન્ય છે તે બતાવે છે વિશેષ પ્રીતિના વિષયભૂત આ શાસ્ત્રો છે તેનો અર્થ એવો સમજવાનો નથી કે આ શાસ્ત્રો જ પ્રમાણરૂપ છે ને બીજા શાસ્ત્રો અપ્રમાણરૂપ નથી અપ્રમાણરૂપ નથી ઠીક હા બરાબર અપ્રમાણરૂપ ના ના પણ આમાં થોડું વાક્ય ફીટ ન બેઠો ફરીથી વાત હતો વિશેષ પ્રીતિના વિષયભૂત આ શાસ્ત્રો છે તેનો અર્થ એવો સમજવાની મહારાજ એવું કીધું ને અમને ઈષ્ટ છે એટલે એનો અર્થ એવો નથી કે બીજા શાસ્ત્રો અપ્રમાણ છે આવો અર્થ આવવો જોઈએ આમાં કંઈક બીજું આવે છે વિશેષ પ્રીતિના વિષયભૂત આ શાસ્ત્રો છે તેનો અર્થ એવો સમજવાનો નથી કે આ શાસ્ત્રો જ પ્રમાણરૂપ છે ને બીજા શાસ્ત્રો અપ્રમાણરૂપ નથી પ્રમાણરૂપ નથી એવું બીજા શાસ્ત્રો પ્રમાણરૂપ નથી લખવામાં ભૂલ થઈ પરંતુ પ્રીતિ વિશેષ બતાવવાનું તાત્પર્ય એ થાય છે કે આ બતાવેલા શાસ્ત્રોમાં એ સમાન બીજા શાસ્ત્રો કરતા કંઈક અતિશય રહેલું છે તો નહીં તો રામાયણ અપ્રમાણ ઠરે મહાભારત તો આખો મહાભારત બોલા આવ્યા એટલા તો પ્રમાણરૂપ ઠરે પણ એ બધા અપ્રમાણરૂપ ઠરે તો એવું બધું નથી એ બધા પણ પ્રમાણરૂપ છે પણ આમાં ક્યાંક ભગવાને વિશેષ પાડ્યો છે આ વિશેષ ભગવાનને ગમે છે પ્રમાણરૂપ તો બધા છે સત્શાસ્ત્રો બધા બધા શાસ્ત્રો પ્રમાણરૂપ નહીં પણ સત્શાસ્ત્રો બધા પ્રમાણરૂપ આ બતાવેલા શાસ્ત્રો એને કહેવાય ભગવાનના સાકારનું પ્રતિપાદન કરતા હોય ભગવાનની ભક્તિનું પ્રતિપાદન કરતા હોય સદાચરણનું પ્રતિપાદન કરતા હોય એ બધા સત્શાસ્ત્રો પ્રમાણરૂપ છે આ બતાવેલા શાસ્ત્રોમાં એ સમાન બીજા શાસ્ત્રો કરતાં કંઈક અતિશય રહેલું છે ઇતર વિલક્ષણતા રહેલી છે તે જ પ્રીતિ વિશેષનું કારણ છે બાકી સત્શાસ્ત્રો તમામ પ્રમાણરૂપ છે તેમાં કશું કહેવાનું નથી તેમાં સર્વપ્રથમ વેદો છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આ ચારેય વેદ છે આ પ્રથમ શાસ્ત્ર છે તેમાં વિશેષતા એ છે કે તે અપૌરુષેય હોવાથી તેમાં ભ્રમ વિપ્રલંભ આલસ્યાદી પૌરુષેય દોષોની સંભાવના ન હોવાથી ભ્રમ વિપ્રલંબ વિપ્રલિપ્સ હે વિપ્રલિપ્સ ભ્રમ વિપ્રલિપ્સા અને આળસ આ ત્રણ દોષ છે એ એના કર્તાને આધારે એમાં આવી જાય એમ એને જો એને મગજમાં ભ્રમ હોય તો એ એમાં નાખે જ ને અને વિપ્રલિપ્સા એટલે પ્રસિદ્ધિની ઈચ્છાઓ અથવા તો કંઈ આ લોકની લાલચ કંઈક મેળવી લેવાની લાલચ વિપ્રલિપ્સા અને આળસ કોઈ તે કંઈ આળસ થઈને આળસો થઈને પડ્યા રહ્યા હોય ને પછી કંઈ જાણ્યું ન હોય ને વળી પાછું કોઈક આવે ત્યારે તો પોતાની ઓલી બતાવવા હાટું કહેવું પડે પ્રમાદ એ અને પ્રમાદ આળસ ને પ્રમાદ બે આળસ ને પ્રમાદમાં બે ને એકને ગણી નાખ્યું છે તેમાં વિશેષતા એ છે કે તે એટલે અમારે બહુ સરસ ઓલા વેદાર્થ સંગ્રહમાં આવ્યું તો વેદોની પૌરુષયતા કેવી રીતે અપૌરુષયતા બીજા બધા વાક્યો છે અને વેદના વાક્યો છે એમાં બેમાં ફેર છે શબ્દ શક્તિ શબ્દનું જ્ઞાન તો બધામાં કોમન છે આ શબ્દથી આ વસ્તુનું જ્ઞાન થાય એવું વૈદિક સાહિત્યમાં અને બીજા સાહિત્યમાં કોમન છે ગાય શબ્દથી ગાય નામનું પ્રાણી છે એનું જ્ઞાન થાય એવું તો વેદમાં હોતે છે નામાં હોતે તો આ બીજા સાહિત્યમાં વેદમાં ફેર હું તો શબ્દો ગોઠવણી કરી છે એ આ સાહિત્યમાં વ્યક્તિએ ગોઠવણી કરી અને ઓલા સાહિત્યમાં વ્યક્તિએ ગોઠવણી કરી નથી કોઈએ નથી કરી ભગવાને એમ કે અનાદિની ગોઠવણી છે અને ભગવાને કરી એમ કહેવાય એટલે એમાં કાંઈ ગોઠવણીમાં અને ગોઠવણીને આધારે શબ્દોને આધારે વાક્ય વાક્યનો અર્થ છે એ એમ કે શબ્દોના એકાબીજા પૂર્વ પરના સંબંધને લઈ અને એના એ શબ્દો હોય તો પણ એક બીજો ગોઠવે તો એની ઇફેક્ટ જુદી થાય અને બીજો ગોઠવે તો એની ઇફેક્ટ જુદી થાય તો આમાં તો ગોઠવણી છે ભગવાને જ કરી છે એટલે કોઈ શક્તિ ખામી જ નથી કે એમ એટલે આ પૌરુષે વેદો છે અને બીજા બધા ભાઈ રઘુવંશના વાક્યો છે એ કાલિદાસે ગોઠવા એમ બીજા મોટા કવિઓએ એ ગોઠવા રામાયણ છે તો એ તુલસીદાસજીએ ગોઠવી અથવા તો વાલ્મીકી ઋષિએ ગોઠવી પણ વેદોના વાક્યો કોને ગોઠવા તો વાક્ય ગોઠવણી છે એમાં અપૌરુષયતા પૌરુષયતા છે શબ્દ શક્તિમાં પૌરુષયતા અપૌરુષયતા નથી વાક્યની ગોઠવણીમાં અપૌરુષ તો વાક્યનો ગોઠવનારો કોણ એના ઉપર આધાર એનો રહે એટલે વાક્યના ગોઠવનારા છે બીજા બધા સ્મૃતિ એ બધા કોઈ ઋષિ મુનિ હોય કોઈ ઓલા હોય ઓલા હોય પણ આ ગોઠવનારા કોઈ છે જ નહીં માનવા હોય તો ભગવાન માનવાના જોકે અનાદિનો છે એને ભગવાને નથી ગોઠવા ભગવાને તો એ પકડી પકડીને આપ્યા છે બીજાનો ઉપદેશ તેને બ્રહ્મ હૃદય આદિ કવય તેને બ્રહ્મ તેને એટલે વિતરીતે એને ભગવાને વિતરણ કર્યું તેને બ્રહ્મ એટલે વેદ આદિ કહેવાય જે ભગવાને બ્રહ્માને આદિ કવિ એટલે બ્રહ્મા બ્રહ્માને વેદોનું વિતરણ કર્યું છે વેદોનું લઈને આપ્યા જ છે બ્રહ્માને ખબર નહોતી પડતી એની અને એની દ્રષ્ટિમાં પકડાતા નહોતા એટલે વેદોનું વિતરણ કર્યું વાક્યો ગોઠવી ગોઠવીને આપ્યા એમ નહીં મહાભારત ભાગવત આ બધા સ્મૃતિઓ એ બધા ગોઠવી ગોઠવી નાખ્યા ગીતા પણ ગોઠવેલી છે વ્યાસ ભગવાને ગોઠવી છે એટલે એમાં ઓછા દોષ છે ભગવાને કીધું છે સાક્ષાત ભગવાને કરી છે એમાં દોષ નથી તેમાં વિશેષતા એ છે કે તે અપૌરુષે હોવાથી તેમાં ભ્રમ વિપ્રલંબ આલસ્યાદિ પૌરુષેય દોષોની સંભાવના ન હોવાથી તેના પ્રમાણ્યમાં સૌથી વિશેષ છે એટલે ભગવાનની બહુ ગમે મહારાજની બહુ ગમે મમેષ્ટાની એમ કીધું ને મને ઈષ્ટ છે એટલે મને બહુ ગમે છે માણસોની કૃતિ હોય તો એમાં એટલી બધી રુચિ નથી જીવની કૃતિ ભલે ની પછી મુક્ત હોય મુક્ત હોય તો એમાં એટલી બધી અવલે તો ભગવાને સાક્ષાત બેઠા છે વેદો જ્ઞાની અજ્ઞાની સર્વનું હિત કરનારા છે આત્મ આત્મયથાત્મ્ય સ્વરૂપના જ્ઞાતાઓ તેને કલ્યાણ અને તેના <coughs> આપણે વચનામૃતમાં કોઈ કોઈ જગ્યાએ આમ ફેરફાર કર્યા હોય છે તો એ તરત જ કળાય આવે છે કારણ કે મહારાજની વાણી હોય અને બીજાની વાણી હોય એમાં તરત જ દેખાય આવે એમ કોઈ એડજસ્ટ ઓલું કે થોડું ઘણું એડ કર્યું હોય કે થોડુંક વિધુ ઓલું કર્યું હોય તો એ તરત જ દેખાય ગુણાતીતાન સ્વામીની વાતોમાં એમાં જે ફેરફાર કર્યો હોય તો માણસ પૂર્વ પર આખા વતના વતનામૃતની ભાષા જોવે ને પછી ઓલી જોવે એડ કરેલા જોવે તો તરત જ ખબર પડી જાય કે આ એડ કરેલું છે આ મૂળ પુરુષે નથી બોલેલા એડ કરેલું કરે એ ગમે એટલું રંગીલું કરે તો ઓલું આવે નહીં ને ભગવાનની એટલે તો વેદો છે એ બધા કરતા ઓલા વિલક્ષણ છે આ વેદો જ્ઞાની અજ્ઞાની સર્વનું હિત કરનારા છે આત્મ યથાત્મ્ય સ્વરૂપના જ્ઞાતાઓને કલ્યાણ અને તેના ઉપાયો બતાવીને શુભ કરનારા છે અને અજ્ઞાનીઓને પણ આલોક પરલોકના ફળ અને તેના સાધનો બતાવીને માતાની માફક પ્રિય અને હિત બતાવનારા છે વેદોનું જેટલું વેદોમાં વેદોના હૃદયમાં જેટલું જીવનું હિત છે એટલું બીજા કોઈના હૃદયમાં નથી કરોડ કરોડ માતા પિતા કરતાં પણ જીવ ઉપર વાત્સલ્ય ભાવવાળા વેદો છે એટલે બધા એને હાચવે એમ આલોક અને પરલોકના ફળ અને તેના સાધનો બતાવીને માતાની માફક પ્રિય અને હિત બતાવનારા છે એ તેનો વિશેષ છે અહીં વેદ શબ્દથી વેદોને અંગોએ સહિત જ સમજવા અહીંથી આગળ ચોથા શ્લોકમાં તેના અધ્યયનની આજ્ઞા કરી છે શ્રુતિ કહે છે કે બ્રાહ્મણેન નિષ્કારણમ ષડંગો વેદો અધ્યેતવ્યો જ્ઞાતવ્યશ્ચ બ્રાહ્મણે કોઈપણ લૌકિક સ્વાર્થના કારણ વિના જ છ અંગોએ સહિત વેદોનું અધ્યયન કરવું અને તેને સમજવા સાધુ એ શાસ્ત્રનું અધ્યયન કરવું એવું એનો અર્થ એવો થાય બ્રાહ્મણો તો કરતા કરે પણ આ જ વાક્ય છે ને એનો અર્થ એવો છે કે સાધુઓએ નિષ્કારણમ શાસ્ત્રમ અધ્યતવ્ય કથા કરવા હાટું પાઠ ઉપર બેઠવા બેહવા હાટું ભાગવતનો અભ્યાસ કરવો એમ નહીં કે ગીતાનો અભ્યાસ કરો પ્રવચન દઈ દેવા હાટું નિષ્કારણમ ષડંગો વેધો અધ્યેતવ્યો એમ એમ નિષ્કારણમ શાસ્ત્રાણી અધ્યેતવ્યાની કોક કંઈ કામે છે કે આપણે હરખા શાસ્ત્રી કહેવાય કે આપણે કોકને બીજાને કથા ઝાપટી એકીએ કે વ્યાસપીઠ ઉપર બેહી એકીએ કે ક્યાંક સભામાં ગયા હોય તો જરાક આપણો પ્રભાવ પડે એટલા હાટું ભણવું એવું નહીં સાધુ ત્યાં છે એટલે એને શાસ્ત્રનો અભ્યાસ પારંગત હોવા જોઈએ નિષ્કારણ કોઈ પ્રયોજન વિના ભગવાનને રાજી કરવા માટે શ્રુતિ કહે છે કે બ્રાહ્મણેન નિષ્કારણમ ષડંગો વેદો અધ્યતવ્યો જ્ઞાતવ્યશ્ચ બ્રાહ્મણે કોઈ પણ લૌકિક સ્વાર્થના કારણ વિના જ છ અંગોએ સહિત વેદોનું અધ્યયન કરવું અને તેને સમજવા લૌકિક દ્રષ્ટિ વિના એ શાસ્ત્ર ભણવા જોઈએ આપણે જો હરખી કથા શીખી ગયા હોય તો કાયમ આવે રોટલો ખાવામાં કે ભાગવત હરખી કાયમ આવે કે વ્યાસપીઠ ઉપર બેસવાનું બધા નકરો લખે ને કે ભાઈ તમારે જ નકરું વ્યાસપીઠ ઉપર અમારા જ નકરી આ ગદ્દા મજૂરી કરવાની ને એમ ગદ્દા મજૂરી લાગે ને કે નહીં સદગુણ સાહેબ કેવું લાગે કે અમારે કોઈ બેહવાનું જ નહીં પાઇટ ઉપર નકરું તમારે જ હાર પહેરવાના અને અમારે કોઈ હાર જ નહીં પહેરવાના પાઇટ ઉપર બે નહીં તો હાર ન પહેર પાઇટ ઉપર બે ભલે ગમે એવા ગદોડા વાળતો હોય તો એને હાર પહેરાવે અને આ બોલું ગમે એટલું હરકું કરતો હોય તો એને કોઈ હાર પહેરાવા જાય નહીં તાવી તો લઈને પડે તો હાર કોણ પહેરાવે અને એમાં ખંભે નાખ્યો તો ઓલાને બીકે લાગે હાર લઈને જતો હોય તો કે ન્યા નથી પહેરાવો હાલ બીજો ઓલાને પહેરાવી દો ને ગદોડા વાળા છે ને નહીં ક્યાંક શીખશે તો તાવી થો તે અંગો ભગવાનને રાજી કરવા માટે શાસ્ત્રનો અભ્યાસ કરવો ખરેખર તો કોઈને આ લોકની કોઈ પણ વિદ્યા છે એ ભગવાનને રાજી કરવા હાટું નિષ્કારણ ભણવી એમ નિષ્કારણમ ષડંગો વેદો અધ્યેતવ્ય બ્રાહ્મણોએ એને એમ કરવું એમ આ લોકની વિદ્યા છે સાધુઓએ તો એ નિષ્કારણ ભણવી નિષ્કારણ એટલે ભગવાન નિષ્કારણ એટલે હાવ આમથી આમથી ભણવી એનો અર્થ એવો નથી એમ પણ ભગવાનને રાજી કરવા માટે ભણવી ભગવાનને રાજી કરવામાં ઉપયોગ ન આવે તો પછી વિદ્યા નકામી આ પછી કોમ્પ્યુટર શીખ્યા હોય કે ઇંગ્લિશ શીખ્યા હોય કે જે કાંઈ શીખ્યા હોય એ બધી નકામી ભગવાનની ઉપયોગમાં ન આવે તો એ નકામું થઈ ગયું કોઈ તરફ પૂછડી જવું કહેવાય ગાયોને મચ્છર કરડે તો શું કરે પૂછડું મારે આમ જોરથી મારે આડો આવી ગયો હોય એમાં ભે તો પૂછડો મારે જો ટોલામાં લાગી ગયો હોય તો ટોલો તોડી નાખે એ પૂછડું મારે અને કૂતરાની પૂછડી હોય તો એનાથી માખી ઉડે માખ્યું ના ઉડે આમાં હું ખાલી આમાં આમ પટ પટ પટ એનાથી માયક ન ઉડે એમ જો ભગવાનના કામમાં ન આવ્યું આ લોકનું ભણતર કોમ્પ્યુટર હોય કે અંગ્રેજી હોય કે જે હોય એમ અને ભગવાનના કામમાં ન આવ્યું કે ભગવાનની ભક્તિ કરવામાં ન આવ્યું તો કૂતરાની પૂંછડી જવું એમ પછી એ આમ લટકી ઓલું ગાયું તો કોક દીક જ આમ પૂંછડાને આટે મારે અને દરરોજ માટી આટી જ મારેલી હોય ભગવાનને ભક્તિમાં કાંઈ કાયમ ન આવે ભગવાનની સેવામાં કાયમ ન આવે ભગવાનના ભગતને કાંઈ કાયમ ન આવે તો કોને કાયમ આવે કુતરાને એકલાને હા કુતરાની શોભા છે ને બાંડીઓ કુતરો હારો ન લાગે ઘણા અટાણ કાપી નાખે છે ને પૂંછડી ઓલા પાળેલા કુતરા હોય બધા આલસેસ અને એને પેટ હોય તો એને પૂછડી કાપી નાખે પણ સારો ન લાગે એટલે પૂંછડી કૂતરાને સોભાડે કામમાં ન આવે એટલે ભણેલું ગણેલું બધું શીખેલું દાપણ એ બધું જો ભગવાનના અને ભગવાનના ભગતના સેવા ન આવે તો કૂતરાને પૂછડી જવું કીધું તાવીથો હોય ઓલો એ કેટલો મગજ હલાવી નાખે આ દિવાળી ઉપર અન્નકૂટ કરે ને એમ તો તાવીથાને ટેસ્ટ આવે કે હું મગજ હતો અને ઓલા ઓલું દૂધની ઓલી બનાવી એને થોકી ઓલી કલાકંદ હતા એમ તાવીથો તો ક્યાં કા એને તો શેને શેનો હલાવવાનો પેલું હોય એમ એને ટેસ્ટ ન આવે વિદ્યા છે એ જો ભગવાનના ભગતના કામમાં ન આવે ને ભગવાનના કામમાં ન આવે કંઈ શીખેલું હોય તો એ તાવીથા જેવું કે હલાવી નાખે કેટલાય ગાણ કાઢી નાખે કા કોકનો ગાણ કાઢી નાખે બહુ શીખ્યા હોય તો કોકનો ઘાણ કાઢી નાખે ને કે નહીં તમે શું કરવાના ગાણ કાઢવાના કે શું કરવા શ્રુતિ કહે છે કે બ્રાહ્મણેન નિષ્કારણમ ષડંગો વેદો અધ્યેતવ્યો જ્ઞાતવ્યશ્ચ કોઈ શાસ્ત્રમાં તો રસ જ નહીં લ્યો આ મોટા મોટા લોકોને કોઈને રસ નહીં શાસ્ત્ર આપણે કરે શાસ્ત્રમાં તો રસ એને હોવો જોઈએ તો પોતાને હોવો જોઈએ કોઈ કોક કરે કે ક્યાંક નિમિત્તે કરે તો એને શાસ્ત્રમાં રસ નહીં નિમિત્ત ઊભું પોતે કર્યું હોય તો રસ કહેવાય પણ થી કરે તો રસ ન કહેવાય પોતાને રસ હોય તો નિમિત્ત ઊભું કરવું જોઈએ અને શાસ્ત્રને શાસ્ત્રનો સ્વાધ્યાય વારમ દરરોજ ને દરરોજ રહે એવું એને ઊભું કરવું જોઈએ તો એને શાસ્ત્રમાં રસ છે એટલે એ સડંગો વેદો અધ્યતવ્ય બધું કરવું તો રસ વિના ક્યાં થાય એને પોતે હોતે નિમિત્ત ઊભું કરીને રસ હોય તો નિમિત્ત ઊભું થાય રહના ભોયા હોય તો નથી નિમિત્ત ન હોય તો ઊભું કરી લે ગમે તે એટલે નિમિત્ત ઊભું કરીને શાસ્ત્રનો સ્વાધ્યાય કાયમ થાય એવું ગોઠવવું જોઈએ તો એને સળંગો વેદો અધ્યેતવ્ય નિષ્કારણ અધ્યેતવ્ય કહેવાય બ્રાહ્મણેન નિષ્કારણમ ષડંગો વેદો અધ્યેતવ્યો જ્ઞાતવ્યશ્ચ બ્રાહ્મણે કોઈ પણ લૌકિક સ્વાર્થના કારણ વિના જ છ અંગોએ સહિત વેદોનું અધ્યયન કરવું અને તેને સમજવા તે અંગો શિક્ષા કલ્પ વ્યાકરણ છંદ જ્યોતિષ અને નિરુક્ત આ છ છે બીજું શાસ્ત્ર છે વ્યાસજીના રચેલા બ્રહ્મસૂત્રો તેને વ્યાસસૂત્રો કે શારીરક શારીરક સૂત્રો પણ કહેવાય છે તે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા ઇત્યાદિક છે તેની વિશેષતા એ છે કે તે સમગ્ર વેદોનું તાત્પર્યરૂપ એવા બ્રહ્મ તત્વના પરમાત્મા પરમાત્મા તત્વના નિર્ણાયકતા નિર્ણાયકતા તેમાં છે તે તેનો વિશેષ છે આને જ બ્રહ્મ મીમાંસા કહે છે શારીરો પરમાત્મા ઓલા કે કોઈ સંકોચ અસંકોચ ન્યાયથી શારીરો પરમાત્મા અને તેની મીમાંસા કરે છે પરમાત્માની મીમાંસા કરે છે એટલે શારીરા કા જે વાળું ક હોય એ વાળું થઈ ગયા ને એટલે ભગવાનની મીમાંસા જેમાં છે એને શારીરક સૂત્રો કહેવામાં આવે છે ભગવાનની પરમાત્માની જ મીમાંસા છે ગીતાની બેવાના પરમાત્માની ગીતા છે એ સાધન શાસ્ત્ર છે ઓલામાં તો બધું આવે છે મોટે ભાગે વધારે પરમાત્માનું આવે છે પરમાત્મા બ્રહ્મસૂત્ર અને ગીતા એમાં બેમાં ડિફરન્સ એટલો છે બાકી તો આ પરમાત્મા છે ને ઓલા પરમાત્મા એ કરેલું છે ગીતાશાસ્ત્ર અને ભગવાન પણ આ સાધન મીમાંસા આમાં વધારે છે અને બ્રહ્મસૂત્રમાં પરમાત્માની મીમાંસા વધારે છે અને વેદો તો પછી બધા ઓલા ઉપર કહેવાય શારીરો પરમાત્મા શારીરક મીમાંસા એટલે પરમાત્માની મીમાંસા કરનાર ગીતા ને એવું બધું છે એ ખાલી ગીતાને બ્રહ્મસૂત્ર અને ઉપનિષદ એમાં તો ખાલી પરમાત્મા ને પરમાત્માને પામવાના સાધન એ બે વસ્તુ સિવાય બીજા કોઈની વાત ન આવે કા મુક્ત હોય પછી એમાં લક્ષ્મીનારાયણ ને રાધા કૃષ્ણ ને એવી ઉપાસનાઓ ન આવે એમાં એ બે જ ચરણારવિંદની ઉપાસના એક નારાયણને આરાધના પછી મુક્ત હોય કે રાધા કૃષ્ણ હોય કે જે ઓલ રાધાજી હોય કે લક્ષ્મીજી હોય કે એ બધા કોઈ એક જ બે ચરણારવિંદની ઉપાય એ આ ત્રણમાં એમણે મોહરવો આવ્યો આવે ઉપનિષદ બ્રહ્મસૂત્ર અને ગીતા ગીતામાં ક્યાંય ક્યાંય બીજું ક્યાંય આવતું નથી ને રાધાજીનું ને એવું બધું લક્ષ્મીજીનું ક્યાંય નથી આવતું એ ભગવાન કારણ કે આ એ ત્રણ એકની જ મીમાંસા કરે છે ભગવાનને ગીતામાં એ ભગવાનને પામવા માટેના સાધનોની વધારે મીમાંસા બ્રહ્મસૂત્રમાં પરમાત્મા તત્વની મીમાંસા ઓલામાં બધું આવે છે એટલે એ પ્રસ્થાન પ્રસ્થાનત્રય કહેવાય છે એટલે પ્રસ્થાન એટલે તો પ્રસ્થાન એટલે તો ગતિ કહેવાય આપણે ઉભે તો કે પ્રસ્થાન કર્યું એને એટલે ભગવાન તરફની ગતિ કરનારા ત્રણેય છે એવું પ્રસ્થાન ત્રય કહેવાય છે એટલે ગીતાને પ્રસ્થાન ત્રયમાં લીધી છે સાધન મીમાંસા છે ને એ સાધન મીમાંસા શેની છે કેવળ પરમાત્માને પામવાની બીજી નહીં ભગવાનને પામવાના એમાં એમાં બધા ઉપાયો બતાવ્યા છે અને બહુ હેલા ઉપાયો બતાવ્યા છે અને હેલા અને અઘરા બે જે ટોચના ને હોતે અને પાયાને હોતે ટોપ ટુ બોટમ બતાવ્યા ગીતામાં એવા સાધનો બતાવ્યા કે બોટમમાં હોય તો એને એમ થાય કે અમને એને ક્યાંક મળી રહે અને ટોપમાં હોય તો પણ એને ક્યાંક મળી રહે એમ સ મહાત્મા સુદુર્લભ વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ એટલે એ ઠેઠ બોટ ટોપમાં બતાવી દીધું છે અને બોટમમાં એમ કે કર્મણી એવા અધિકાર હસ્તે મા ફલે શું કદાચ તારો કર્મ કરવામાં અધિકાર છે ત્યાંથી માંડીને ટોપ ટુ બોટમ બધાને લાગુ પડે અને બધાને એના જેવું કોઈ ફળ ન આપી શકે એવા સાધન એ ગીતાનું કામ છે અને ઓલું બ્રહ્મસૂત્ર છે એ કેવળ પરમાત્માની હારે કોઈ ગણે પરમાત્માને એક તુલમાં તુલ્યમાં ન આવે એક અને સ્થિતો જગત એક મારા એક અંશ હામાં કોઈ આવી ન હોય એવી ભગવાનની મીમાંસા એ કામ છે એ બ્રહ્મસૂત્ર બ્રહ્મસૂત્રનું છે અને ઉપનિષદો છે એનો પ્રભાવ પાછો બે બેની ઉપર પડે સૂત્રનું લક્ષણ કહે છે કે અલ્પાક્ષરમ અસંદિગ્ધમ સારવદ વિશ્વતો મુખમ અસ્તોભ મનવદ્યમ ચ સૂત્રમ સૂત્રવિદો વિદુહુ જેમાં અક્ષર થોડા હોય છતાં સંદેહ ન રહે એવું કહેનારું હોય સાજુ કહી દે અલ્પાક્ષરમ નો કહેવાનો અર્થ હું ઝાઝા અક્ષરોથી કહેવા કહી શકાતું હોય એ થોડા અક્ષરથી કહી દે અલ્પે એટલે અલ્પાક્ષર બે અલ્પાક્ષરમ અસંગદિગ્ધમ પાછા અક્ષરો થોડા છે એટલે અધૂરું કે એવું નહીં જેમાં અક્ષર થોડા હોય છતાં સંદેહ ન રહે એવું કહેનારું હોય તથા તત્વસારને કહેનારું હોય અલ્પાક્ષરમ અસંદિગ્ધમ સારવર અને સારને કહી દેતું હોય અને વિશ્વ તો મુખમ ગમે ત્યાં લાગુ પડે બ્રહ્મસૂત્રના સૂત્રો એવા છે કે પછી વ્યવહારમાં હોતે લાગુ પડે ને એ બધા વ્યવહારમાં હોય તો ઓલા હોતે લાગુ પડે બે બેની જગ્યાએ લાગુ પડી જાય એવા તત્વસારને કહેનારું હોય વળી વિશાળ અર્થને કહેતું હોય જેનું ખંડન ન થઈ શકે તેવું હોય અને જે નિર્દોષ હોય તેને સૂત્ર કહેવાય એ રીતે કહ્યું છે તો અક્ષોભમ અસ્તોભમ અનવદ્યમ અનવદ્યમ એટલે નિર્દોષ હોય અસ્તોભમ એટલે ક્યાંય અટકે નહીં એ સૂત્રને કોઈ કોઈ ઓલું ન કરી શકે દોષ ન કાઢી શકે ભૂલ ન કાઢી શકે એવું જોઈએ એટલે બ્રહ્મસૂત્રો એવા છે કેવા દે છે તથા શ્રીમદ ભાગવત નામે પુરાણ એ ત્રીજું શાસ્ત્ર છે તેમાં વિશેષતા એ છે કે બ્રહ્મ પ્રાપ્તિના ઉપાયભૂત ભક્તિના પૌષ્કલ્ય રૂપ વિશેષતા છે એવી ભક્તિ ક્યાંય કીધી નથી એટલે ભક્તિનું એવું મહત્વ ક્યાંય દીધું નથી ગોપીઓએ જે ભક્તિ કરી અને એનું મહત્વ એવી ભાગવત જેવું બીજી ક્યાંય ન એટલે ભાગવત એને ભણવું જોઈએ બધાને એટલા માટે મહારાજ કીધું શાસ્ત્રીજી મહારાજ બહુ વાત કરતા કે પુરાણી સ્વામી છે ને ગોપીનાથ પુરાણી સ્વામી કે અરે કે મારી આશા એમ કે રહી ગઈ બધી ઓલી મારે એને ગોપી ગીતનો રસ એ ઘડે ઘડે પાવો તો કોઈ ભણવા વાળો હામો બેઠો નહીં કોઈ ભણે જ નહીં માથું ઉલાળી ભાગી જાય એટલે કે મારે ગોપી ગીતનો રસ છે એ ઘડે ઘડે એને પાવો હતો પણ પછી કોઈ પીવા વાળો જ ન મળ્યો નિષ્કુળાન સામે કીધું છે ને એ રસ પીધો ગોપી ગુડા કેશ એમ એ રસ પીધો સુખદેવ અને જળભરત એને પીધો ભાગવતમાં જે ભગવાનનો રહ પીરસ્યો છે એ રસ એને કાઢવો જોઈએ લીલા કથા રસ નિષેવણે એવું એવું ક્યાંક છે બારમા સ્કંદમાં સ્કંદમાં ભગવાને વ્યાસ ભગવાન કીધું લીલા કથા રસ નિષેવણે ભગવાનની જે લીલા છે એ લીલાને સ્થૂળ નહીં એમાંથી રસ પાન કરવાનો એટલે એવો રસ છે એ ગોપીઓએ પીધો ભગવાનનો અને ગુડા કહેશે પીધો એ રસ પીધો ગોપી ગુડા ગુડાકેશે ભગવાન પછી એનું મન બીજે ક્યાંય માને નહીં એટલે ભાગવતના દશમ સ્કંદમાં એ રસ છે પણ હવે તમે તો કોઈ સપનામાં નહીં આવ્યું હોય ભાગવત તો તમે તો આપણે તો બધા પ્રગટના કર એટલે ઓલું તો રે એ કઈ પીવા જાય જ નહીં એમ એ રસ સારું મહારાજને મહારાજની લીલાનો રસ પીવે તો એ ઘણું કાંઈ વાંધો નહીં પણ સત્સંગી જીવન છે એ હું શું છે એ ખબર નથી એમ સત્સંગી જીવન તમે વાંચો છો કે વાંચ્યું છે કે નથી વાંચ્યું ભર્યું પુસ્તક ભર્યું છે અહીં જોઈ લેજો તથા શ્રીમદ ભાગવત નામે પુરાણ એ ત્રીજું શાસ્ત્ર છે તેમાં વિશેષતા એ છે દર્શન વાંચવા જેવો છે ભક્તરંજની સહિત વાંચવા જેવો છે ભક્તરંજની છે ને એ સહિત ટીકા એ સહિત વાંચવા જેવો એમાં જે ભગવાનની ભક્તિ છે એનું અલૌકિક નિરૂપણ છે તેમાં વિશેષતા એ છે કે બ્રહ્મ પ્રાપ્તિના ઉપાયભૂત ભક્તિના પૌષ્કલ્યરૂપ વિશેષતા છે કર્મ અને જ્ઞાન કરતા ભક્તિમાં વિશેષતાનું નિરૂપણ તેમાં વિશેષ થયું છે વળી વિશેષ કરીને ભાગવત ધર્મનું વર્ણન નિરૂપણ થયું છે અહીંયા ભાગવતને શ્રીમદ આવું વિશેષણ આપવામાં આવ્યું છે તેથી ભાગવત નામના બીજા ઉપપુરાણ કરતા જુદું સમજાય માટે છે એક ન સમજાય જાય માટે છે શ્રીમદ ભાગવતનું લક્ષણ ભાવાર્થ દીપિકા ટીકામાં અને અન્ય પુરાણોમાં કહ્યું છે જેમ કે ગ્રંથો અષ્ટાદશ સાહસ્ત્રો દ્વાદશ સ્કંધ સંમિત હયગ્રીવ બ્રહ્મ વિદ્યા યત્ર વૃત વૃત્તવધસ્તથા યત્ર વૃત્રવધસ્તથા યત્ર વૃત્ર વધસ્તથા ગાયત્ર્યા ચ સમારંભ ગાયત્ર્ય ચ સમારંભ તદ્વૈ ભાગવતમ વિદુહ જેમાં અઢાર હજાર શ્લોક છે બાર સ્કંધ છે હયગ્રીવે બ્રહ્મવિદ્યા કહી છે તથા વૃત્રાસુર વધની કથા જેમાં રહેલી છે તથા ગાયત્રી મંત્રથી તો જેમનો પ્રારંભ થાય છે તે શ્રીમદ ભાગવત છે પુરાણનું લક્ષણ તો સુતે કહ્યું ગાયત્રી મંત્રથી એનો સમારંભ થાય છે એટલે હું કંઈ બહુ ખ્યાલ ન આવ્યો જન્માદ્યસ્ય યતોન્વયાદિતાર તસ્ચાર્થે સ્વભિજ્ઞ સુરત એમાં ક્યાંક કીધું છે ગાયત્રી મંત્રનું પુરાણનું લક્ષણ તો સુતે કહ્યું છે પુરાણ લક્ષણમ બ્રહ્મન બ્રહ્મર્ષિભીર નિરૂપિતમ શૃણુષ્વ બુદ્ધિમાશ્રિત્ય વેદશાસ્ત્રાનુસારત સર્ગો અસ્યાથ વિસર્ગશ્ચ વૃત્તિ રક્ષાંત રક્ષાંતરાણી ચ વંશો વંશ્યાનુચરિતમ સંસ્થા હેતુરપાશ્રય દશભિલક્ષણેર્યુક્ત પુરાણમ તદ્વિદો વિદુઃ કેચિત પંચવિધ બ્રહ્મન મહદલક્ષ્ય મહદલ્પ મહદલ્પ વ્યવસ્થયા હે શૌનક પુરાણોના પારદર્શી વિદ્વાનો કહે છે કે પુરાણોના દસ લક્ષણ છે વિશ્વનો સર્ગ વિસર્ગ વૃત્તિ રક્ષા મનવંતર વંશ વંશ્યાનુચરિત પ્રલય ઉતિ એટલે કે કર્મવાસના અને આશ્રય કેટલાક આચાર્યો પુરાણોના પાંચ જ લક્ષણ માને મહારાજે વતનામૃતમાં હતું કીધું અત્ર સર્ગો વિસર્ગસ્થ સ્થાનમ પોષણમ ઉદ્ભય મનવંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય આ દસ લક્ષણથી કીધું એવું જે ભગવાનનું સ્વરૂપ આચાર્યો કેટલાક આચાર્યો પુરાણોના પાંચ જ લક્ષણ માને છે હકીકતમાં બંને વાત બરાબર છે વિસ્તાર કરીને દસ કહે છે અને સંક્ષેપ કરીને પાંચ આ દસ લક્ષણોમાં વૃત્તિનો અર્થ સ્થાન છે અને રક્ષાનો અર્થ પોષણ છે વંશાનું ચરિતનો અર્થ ઈશાનું કથા છે સંસ્થા શબ્દનો અર્થ નિરોધ છે અને તેથી આત્યંતિક લયરૂપ મુક્તિ કહી છે આવી વ્યાખ્યા શ્રીધર સ્વામીએ કહી છે આ ભાગવત ઋષિએ વ્યાસે રચ્યું છે આ ભગવત આ ભાગવત આ ભાગવત ઋષિએ વ્યાસે રચ્યું છે કે ઋષિએ રચ્યું નથી આ અંગે ઘણા લોકો વિવાદ કરે છે ઋષિએ રચ્યું નથી આવું વચન માનવા લાયક નથી ઋષિએ એટલે ઋષિનો પર્યાય વ્યાસ છે ઋષિએ વ્યાસે એમને લીટી કરી શકે કે નહીં હા એટલે આ ભાગવત છે એ ઋષિએ એટલે વ્યાસે રચ્યું છે કે નહીં એવો બધા કોઈ હે એવો બધે કોઈ શંકા કોશંકા કરતા હોય ઋષિએ રચ્યું નથી આવું વચન માનવા લાયક નથી કારણ કે તેમ માનવાથી તો ઘણા વાક્યો સાથે વિરોધ આવે છે અને તેવું વચન તો કેવલ કુતર્કોની કલ્પના જ છે આવી શંકાઓ અને તેના પ્રત્યુત્તરને દુર્જન મુખ ચપેટિકા ભાગવત પ્રકાશ અને ભાગવત શંકા નિરાશ આદિ પ્રબંધોમાં વિસ્તારથી કહ્યા છે માટે તેમાંથી તે જાણી લેવા વેદવ્યાસે રચેલા વેદવ્યાસે રચેલા મહાભારતમાં તો આનુશાસનિક પર્વમાં પ્રસિદ્ધ વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર છે આ ચોથું શાસ્ત્ર છે તેની વિશેષતા એ છે કે આ સ્તોત્ર સકલ પુરુષાર્થ સંપાદક પરમાત્માના નામરૂપ શોર્ટ એન્ડ સ્વીટ છે શાસ્ત્ર છે શોર્ટ એન્ડ સ્વીટ છે એવા બધા પુરુષાર્થો આવી ગયા ભગવાનના નામ જપમાં આ સ્તોત્ર સકલ પુરુષાર્થ સંપાદક પરમાત્માના નામરૂપ છે અતિ સ્વાદુત્તર છે લઘુતર ઉપાયરૂપ છે મૂળ શ્લોકમાં ભારતે તું આવું વિશેષણ વાચક શબ્દ તો પદ્મપુરાણમાં કહેલા વિષ્ણુ સહસ્ત્ર નામથી આ સ્તોત્રને અલગ દર્શાવવા કહ્યું છે પદ્મપુરાણમાં કદાચ વિષ્ણુ સહસ્ત્ર નામ હશે આપણી જાણમાં નથી પણ એના કરતા આ જ લેવું પ્રમાણ ટૂંકે જય સ્વામી મહારાજની જય